હે આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વાપીમાં બેઠા બેઠા પુનીતભાઈ વાર્તા સાંભળે છે અને આ મુંબઈમાં બેઠા બેઠા સંજનાબેન વાર્તા સાંભળે છે આવો આવો પુનીતભાઈ સંજનાબેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો ઉષા જયંત સંઘવીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ભાગ્યશાળી ડોસો <laughs> એક ડોસો અને એક ડોશી એક નાનકડા ગામમાં રહેતા હતા બંને બહુ જ ભલા અને ખૂબ ઈમાનદાર કોઈનું ખોટું કરે નહીં પરંતુ બહુ જ ગરીબો આજે કમાય અને આજે ખાય ડોસો મહેનત કરે જે કમાય તેમાંથી ખાવાનું લાવે આ રીતે આ ડોસો અને ડોશીના દિવસો જતા હતા એક દિવસ ડોશીમાં ઘરમાં જમવાનું બનાવી રહ્યા હતા ત્યાં તેને બાળકોના ગાવાનો અવાજ સંભળાયો બોલો બાળકો ગાતા હતા કે દિવાળી આવી દિવાળી આવી આજે દિવાળી કાલે દિવાળી દિવાળીના ફોડશું ફટાકડા દીવડાઓની દિવાળી આવી દિવાળી આવી દિવાળી આવી આ સાંભળીને ડોશી તો ઉદાસ થઈ ગઈ અરે દિવાળી આવી ગઈ પરંતુ આ વર્ષે દિવાળી કેવી રીતે ઉજવીશું પૈસા તો છે નહીં જે મળે એમાંથી માંડ એક ટંક ખાવાનું મળે છે પૈસા વગર દિવાળીની મજા કેવી રીતે લઈ શકાય ન પૈસા ન દીવડા ન કપડા સાંજે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને કહ્યું દિવાળી તો નજીક આવી રહી છે આપણી પાસે આ વખતે પૈસા જ નથી કેવી રીતે ઉજવીશું દિવાળી ઘર ક્યાંથી શણગારીશું ફટાકડા ક્યાંથી ફોડીશું દીવડા કેવી રીતે પેટાવીશું નવા કપડાં કેવી રીતે લાવશું તેની વાત સાંભળીને ડોસો પણ વિચારમાં પડી ગયો ઘણા વિચારને અંતે તેણે કહ્યું હું નવી નવી જાતના ચપ્પલ બનાવીશ રંગબેરંગી ચંપલો લોકો તો લેશે જ એમાંથી પૈસા આવશે એ વડે આપણે દિવાળી મનાવશું બીજા દિવસથી ડોસાએ નવી નવી જાતના ચંપલો બનાવવાની શરૂઆત કરી ઓ ભાઈ રંગબેરંગી ને આકર્ષક ચંપલો બનાવ્યા અને ચંપલો બની પણ ગયા બીજે દિવસે ચંપલ વેચવા ડોસાજી તો શહેર તરફ જવા લાગ્યો એ દિવસે સવારથી ઠંડી હતી ધીમે ધીમે ધીમે ઠંડી તો વધતી ચાલી વધતી ચાલી બોલો ચંપલ્લો કોઈ ચંપલ્લો રંગબેરંગી નવી નવી જાતના ચંપલો સસ્તા છે ભાઈ ટકાઉ છે એવી બૂમો પાડતો પાડતો ડોસો તો શહેરની ગલીઓમાં ઘૂમતો રહ્યો પરંતુ એક તો સખત ઠંડી એમાંથી ઉપરથી હવાનું ઠંડુ તોફાન અને લોકો દિવાળીની તૈયારીમાં પડેલા ચંપલ લેવા કોણ બહાર નીકળે સાંજ પડવા આવી પણ એક પણ જોડી ચંપલ વેચાયા નહીં થોડેક આગળ જઈને થાકીને એ તો એક ઝાડની નીચે ઓટલો બાંધેલો હતો ત્યાં આરામ કરવા બેસી ગયો આ સમયે સામેની ગલીમાંથી એક કોલસા વેચવાવાળો બીજો એક વૃદ્ધ નીકળો તેણે ડોસાની નજીક આવીને કહ્યું કેવો ધંધો છે ભાઈ અરે શું વાત જ શું કરું સાંજ પડવા આવી પણ એક પણ જોડી ચંપલ વેચાયા નથી તમારે કેવું છે મારે પણ કોલસા વેચાયા નથી આટલી ઠંડીમાં પણ કોઈ બળતણ લેવા બહાર નીકળ્યું નહીં આજનો દિવસ બહુ ખરાબ રહ્યો હવે તો અવાજ પણ નીકળતો નથી મારા ગળામાંથી ઠંડી તો વધવા લાગી અંધારું થવાની તૈયારી થઈ ગઈ આથી બંને એ ઘરે જવાનું નક્કી કર્યું આ રીતે ઘરે જવું પણ ઠીક ન લાગ્યું એ વખતે પેલા ડોસાએ કહ્યું ચાલ આપણે કાલના ધંધા માટે માલ બદલી લઈએ હું તારા ચંપલ લઈ લઉં અને તું મારા કોલસા લઈ લે જોઈએ કાલે શું થાય છે બંને જણે માલની અદલા બદલી કરી અને પોતપોતાના ઘર તરફ ઉપડ્યા ડોસાએ ઘરે જઈને ડોસીને બધી વાત કરી આજે એક પણ રૂપિયાનો વેપાર થયો નથી આજનો દિવસ ખૂબ કમનસીબ હતો ભૂખ્યા ચૂવાની જરૂર પડશે પણ મને કોલસાના વેપારીએ ચંપલની બદલીમાં કોલસા આપ્યા છે એ પેટાવ્યા અને પછી સૂઈ જઈએ થોડી ગરમી મળશે તો ઊંઘ પણ સારી આવશે ડોસાએ સગડીમાં કોલસા પેટાવી નાખ્યા સળગાવ્યા અને બંને સૂઈ ગયા ઠંડી ઉડાડવા માટે થોડીક વારમાં તો બંનેને ઘસઘસાટ ઊંઘ આવી ગયો ભાઈ એમ નસકોરા બોલાવે પણ કોલસામાંથી જાણે જાદુઈ જીન ક્યારે બહાર આવ્યો તે પણ એ બંનેને ખબર ન પડી બોલો જીને એ કોલસામાંથી નીકળીને ડોસાની નજીક જઈને કહ્યું તારા માટે આજે મને ઘણું દુઃખ થયું છે પરંતુ તારી ભલમનસાઈ અને ઈમાનદારીથી હું ખુશ થયો છું એટલે જ તને અહીં મદદ કરવા આવ્યો છું લે મેં તને જે કોલસા આપ્યા હતા એનું સવારે સોનું બની ગયું હશે પછી તારી આ ગરીબી રહેશે નહીં એમ કહીને તો અદૃશ્ય થઈ ગયો બીજે દિવસે રોજના ક્રમ પ્રમાણે ડોસો અને ડોસી સવારે ઉઠ્યા ત્યારે એમણે જોયું તો સગડીમાં પેઠાવેલા કોલસાની રાખને બદલે સોનું બની ગયું હતું સોનું બોલો સોનાના નાના ટુકડા ચારે બાજુ પડ્યા હતા ભાઈ ડોસાએ વિચાર્યું આ કેવી રીતે બન્યું જરૂર પેલા દયાળુ કોલસાના વેપારીની જ મહેરબાની છે આ તો એણે સોનું વેચીને ઘણા પૈસા મેળવ્યા હો ભાઈ દિવાળી સુધરી જ જાય ને ઘરને ચારે બાજુથી શણગાર્યું નવા નવા કપડાની ખરીદી કરી ફટાકડા લાવીને ફોડ્યા નવી નવી મીઠાઈઓ ખાધી ને દિવાળીમાં ખૂબ મજા કરી ભાઈ એટલું જ નહીં આ ડોસાની ગરીબી તો અદૃશ્ય થઈ ગઈ પણ તેણે વધેલા પૈસામાંથી એક નાનકડી દુકાન કરી ઈમાનદારીથી ધંધો શરૂ કર્યો પોતાનો ફરીથી તેને શેરીએ શેરીએ ચંપલ વેચવા જવાની ફરજ ક્યારેય ન પડી ભાઈ હવે તે દુકાનને સંભાળીને પોતાની સાત પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો તો પુનિતભાઈ સંજનાબેન આવી હતી આ ભાગ્યશાળી ડોસાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે આલા વાલા કરી જાઓ સપનામાં આપણે બધા ખૂબ રમીશું ભાઈ આવજો